પ્રથમ ભગવાન की बड़ाई की भावना करवे को पहुंचेला बड़ाई भगवान की बड़ाई એટલે મેં કાલે એ જ કીધું હતું કે પેલા ઠાકોરજીના મહાત્મ્યને જાણવાનું કે ઠાકોરજી કેવા છે ઠાકોરજી કોણ છે કે ઠાકોરજી કેટલા મહાત્મ્યશાળી છે મતલબ કે આપણા જેવા ઠાકોરજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી દે ઠાકોરજીની મતલબ જેવી રીતે મહાપ્રભુજી આજ્ઞા કરી કે ગોપીજનોએ જેવી રીતે કર્યું કે એની સામે એવી રીતે મહાપ્રભુ જે બે ત્રણ વખત ઠાકોરજીની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ ગયું તેવા આપણા જેવા જીવો જે છે કોઈ ભૂલ કરી દે અપરાધ કરી દે તો પણ ઠાકોરજી જે છે દોષ રહિત દેવતા એમના જેવું કોઈ નથી મતલબ ઠાકોરજી થી મહાન કોઈ નથી કે દોષ કરવા વાળાઓને પણ માફ કરી દે એવું ઠાકોરજી થી વધીને બીજું કોઈ દેવ નથી બીજું કોઈ સૃષ્ટિમાં નથી એવું પેલા પ્રભુના મહાત્મ્ય વિચાર કરવો પછી પોતાનો અપરાધ બોધ કરવો એમ હા तो तो। हाँ? तो करो पहला हाँ, ऐसे अपने अंतकरण में भाव की बढ़ाई आई जाए ताकि निवृत्ति करके जीव को दैत्य की सिद्धि होने के लिए जीव स्वभाव सुधी हीन है ऐसा जताए हो દ્રષ્ટાંત કહે છે દૈન્ય કી સિદ્ધિ હા હા સમજાવો અહીંયા આપણે અંતઃકરણમાં ભાવની બળાએ આવી જાય ત્યારે નિવૃત્તિ કરવી કરીને જીવે દૈન્યની સિદ્ધિ થાય તેના માટે જીવ સ્વભાવ સુધી હીન છે એવું બતાવવા માટે દ્રષ્ટાંત કહે છે એટલે અંતકરણમાં ભાવની બધાય એટલે અભિમાન તો जैसे अपने अंतकरण में भावों की बड़ाई आए जाए ताकि निवृत्ति કરી કે હા એ જ અભિમાન આવી જાય એ મતલબ જેવી રીતે ગોપીજનોને ઠાકોરજી એટલું પ્રેમ રાખ્યો મતલબ એમની દરેક ઈચ્છાને પૂરી કરી કે એમની સાથે આટલી બધી લીલાઓ કરી તો એમને એવું થઈ ગયું કે ઠાકોરજી તો મારા જ છે ને અમારા જેટલી કૃપા તો કોઈ ઉપર હોઈ ન શકે એવી આ ભાવની વડાઈ મતલબ એ બધું ઉભરો આવી જાય એમ વધી જાય કે કૃપા જે છે ઠાકોરજીની અને જેવી રીતે ઉદાહરણ આપ્યું હતું કે નાનું પાત્ર હોય અને પાણી વધારે તો છલકાઈ જાય એટલે ઠાકોરજીની કૃપા વધે થઈ જાય તો છલકાઈ જઈએ આપણે એમ કરું રાજે હા કરો ચાંડાલી ચેત રાજપત્ની જાતા રાજ્યા ચ માનિતા કદાચિત અન अपमानीपी मूलत काक्षतिर भवेत भावार्थ चांडाली यदि राजा की रानी होय और राजा ने दूसरी रानी करके करते वाकु अधिक अधिक मानी होय और फिर कोई समय વાહી કે અપરાધ શું રાજા દ્વારા વાકો અપમાન હોય તો રાજપત્ની પને મેં ક્યાં હાનિ ભઈ અર્થાત કશું નહીં ચાંડાલી જો રાજાની રાણી હોય અને રાજાની બીજી રાણીઓ કરતા તેને વધુ વધુ માની હોય અને પછી કોઈ સમયે તેનાથી અપરાધ થતા રાજા દ્વારા તેને અપમાનિત કરવામાં આવે તો રાજપત્નીમાં ક્યાં હાનિ થાય છે એવું અર્થાત કશું નહીં અહીંયા કશું નહીં ऐसे ही ये अंतकरण फल देने में कदाचित प्रभु विलंब करे तथापि अंगीकार में काहू प्रकार की हानि नहीं है तासु चिंता नहीं है नहीं करनी ऐसे ही अंतकरण આવી જ રીતે અંતકરણ ફળ આપવામાં ક્યારેક પ્રભુ વિલંબ વિલંબ કરે તો પણ અંગીકારમાં કોઈ પ્રકારની હાનિ નથી થતી તેવું તેની ચિંતા નહીં કરવી હા મતલબ અહીંયા એ વાત ને કીધી છે કે ઉદાહરણ આપ્યું છે કે જો કોઈ ચાંડાલી હોય એ રાજાની રાણી હોય અને રાજા જે છે એ દૂસરી રાણી કરતા વધારે ચાંડાલીને પણ માનતો હોય ને ક્યારેક એવું થાય કે એનાથી અપરાધ થઈ જાય ને રાજા દ્વારા એનું અપમાન થાય તો શું એના રાણીપણામાં કોઈ હાનિ થાય મતલબ એને ભૂલ કરી અને એઝ એ રાજપત્ની એને એ ગુસ્સે થયા રાજા એના ઉપર તો શું રાણીપણામાં હાનિ થાય ન થાય મતલબ એક તો ચાંડાલી જેવી તો છે કોઈ વ્યક્તિ હોય એને રાજા આટલું માન આપે એમાં પણ ક્યારેક ભૂલ થઈ જાય અને થોડો ગુસ્સો કરી દે તેનાથી શું ફરક પડે કઈ ફરક ન પડે એવી જ રીતે ફલ આપવામાં કદાચિત ઠાકોરજી ક્યારે વિલંબ કરે તથાપી અંગીકાર કરવામાં કોઈ ફરક પડતું નથી એટલે ચિંતા ન કરે મતલબ કોઈ જીવને એમ થાય કે મેં આટલું સમય સેવા કરી આટલા સાધન કર્યા હજી સુધી કેમ ઠાકોરજી પ્રાપ્ત ન થયા હજી કેમ ઠાકોરજી મને ફલ ન આપ્યું એવી ફિલિંગ આપણને થાય તો મહાપ્રભુજી ચાંડાલીના ઉદાહરણથી કહે છે કે એક તો આપણા જેવા તુચ્છ જીવ એને ઠાકોરજી પોતાની પ્રાપ્તિ કરાવે કે પોતા મતલબ કૃષ્ણ સાથેનો સંબંધ આપણા જેવા તુચ્છ જીવોનો થઈ જાય એમાં પણ ક્યારેક આપણાથી અપરાધ થઈ જાય અને ઠાકોરજી આપણા ફલમાં વિલંબ કરે તેનાથી શું ફરક પડે મતલબ કે આપણા અંગીકારમાં તો કોઈ ફરક પડ્યો નથી એટલે કમ્પ્લેન કરવાને બદલે શાંતિથી રહેવું જોઈએ મતલબ ફોર એક્ઝામ્પલ એમ વિચારો કે ચાંડાલી રાજાને કમ્પ્લેન કરે કે તમે મારા ઉપર ગુસ્સો કરી જ કેવી રીતે શકો તો એ વાત આપણે સમજવી જોઈએ ને કે આપણી ઓકાત કેટલી છે મતલબ તમે કોણ છો અને તમને કોઈએ ક્યાં સ્થાન આપ્યું છે તો ભૂલ થઈ જાય તો આ જાતનો વ્યવહાર આપણે ના કરવો જોઈએ તો એવી રીતે અહીંયા ઠાકોરજી કોણ છે અને આપણે કોણ છીએ કોઈ કમ્પેરિઝન જ નથી તો પણ ઠાકોરજી આપણને આટલું ઊંચું ફલ આપતા હોય આટલું ઊંચું સ્થાન આપતા હોય ને ક્યારેક ભૂલ થઈ જાય અને ઠાકોરજી ફલમાં વિલંબ કરે તો એમાં કોઈ મોટી વાત નથી એનાથી કઈ બહુ ફરક નથી પડતું એવું મહાપ્રભુજી આજ્ઞા કરે છે ટીકામાં જે ક્લિયર થશે થોડું કરો આગળ ટીકા ચાંદાની હોય સો કદાચિત કછું ગુણસો કદાચિત રાજાની પત્ની हुई हो और दूसरी पत्नी की अपेक्षा राजा ने वाकु मान युक्त युक्त हो करी हो फिर कछुक अपराध भयसु राजा ने यदि वाको अपमान कियो हो तामे मान होवे होवे के मूल रूप राजपत्नी में राजपत्नी पड़े तो क्या क्षति हुए है ચાંડાલી હોવા છતાં તેનામાં કોઈ ગુણ ક્યારેક રાજાની ગુણથી ક્યારેક રાજાની પત્ની થઈ જાય અને બીજી પત્નીઓમાં બીજી પત્નીની અપેક્ષામાં રાજા તેને માનયુક્ત કરી કરે છે પછી ક્યારેક અપરાધના કારણે રાજા યદી એને અપમાન કરે કયો હોય તેમાં માન હોય હવે મેં મૂળરૂપ રાજપત્નીમાં કોઈ ક્ષતિ હોતી નથી હા કરો આગળ આ તો મેં સમજાવી દીધું इसलिए राजा द्वारा क्वचित वाको अपराध अपमान कियो जाए तो राजा बिना और कोई वाकु देख न सके स्पर्श न कर सके और अन्य के विनियोग में न आवे तथा राजपत्नी पने की बढ़ाई इत्यादि जो धर्म आए सो न्यून नाही હોય એટલે રાજા દ્વારા ક્યારે એનું અપમાન કરવો અપમાન થઈ જાય તો પણ રાજા વિના બીજો કોઈ એને જોઈ ન શકે સ્પર્શ ન કરી શકે અને અન્યના બીજા કોઈ ઉપયોગમાં ન આવે તેમ છતાં રાજપત્નીમાં ની બળાઈ વગેરેમાં જે ધર્મ આવે તેમાં કોઈ ન્યૂનતા આવતી નથી कोई क्षति आती नहीं तैसे ही चांडाल जाति अपमान के कारण रूप है ताकू वामे तो क्षति है ही ही नहीं परंतु राजपत्नी पड़ेसु क्षति नहीं है તેથી એવી જ રીતે ચાંદાલ જાતિની અપમાનના કારણરૂપ છે તેમ તેથી તેમાં તો ક્ષતિ છે જ નહીં પરંતુ રાજપત્નીપણા પણે શું ક્ષતિ નહીં હે યજ્ञ મેં પતિ કે સંગ બેઠવે યોગ્ય હોય સોહી પત્ની કહી જાય યજ્ઞમાં પતિ સાથે બેસવામાં યોગ્ય હોય તે જ પત્ની કહી કહેવામાં આવે છે સાસુ એ ચાંડાલી રાજા की સ્ત્રી ભઈ તો પત્ની નહીં હોઈ જાય સાસુ જો ચાંડાલી રાજાની સ્ત્રી થઈ હોય તો પણ પત્ની નહીં કહેવાય જાય तथापि जैसे पत्नी त्याग योग्य नहीं है जैसे यहू त्याग योग्य न हो ऐसे जतावे के लिए यहाँ पत्नी शब्द कहो है તાસુ તેથી જ એ ચાંડાલી રાજાની સ્ત્રી થઈ તોય પત્ની નહીં કહેવાય જાય તેમ છતાં જેને પત્નીનો ત્યાગ યોગ નહીં નથી નહીં હે તે એવું ત્યાગયોગ ન હોય એવો ત્યાગયોગ ન હોય એવું બતાવવાના માટે પત્ની શબ્દ કહ્યો છે હા મતલબ અહીંયા એ વાત છે કે જેવી રીતે એમ તો મેં એક્ઝામ્પલ થી આ વાતને બતાવી દીધી કે ચાંડાલી હોય એને રાજા એવું સ્થાન આપે તો રાજાની અપેક્ષા રાજાને એને મતલબ માન આપ્યું છે આટલું બધું તો પછી એનાથી કોઈ અપરાધ થઈ જાય અને રાજા અગર એનું અપમાન કરી પણ દે તો પણ એ માન હોવાના મૂળરૂપ રાજપત્ની પણામાં એની કોઈ ક્ષતિ ના થાય મતલબ એ રાજાની પત્ની છે એ એ સ્થાનમાં તો એને કોઈ ફરક ના પડે એટલે જેવી રીતે રાજા દ્વારા ક્યારેક એનું અપમાન થઈ જાય તો પણ રાજા વગર રાજા સિવાય એને કોઈ જોઈ ના શકે સ્પર્શ ના કરી શકે અન્યમાં એનો ક્યારે વિનિયોગ ના થાય અને રાજપત્નીપણાની એનું જે સ્થાન છે એના જે ધર્મ છે એ પણ તો ક્યારે ઘટે નહીં ભલે અપમાન થયું એવી જ રીતે ચાંડાલ જાતિ અપમાનના કારણરૂપ છે કશું વામે તો ક્ષતિ હે નહીં પરંતુ રાજપત્ની પત્ની પને શું હું ક્ષતિ નહીં મતલબ એ તો ચાંડાલ છે હવે નીચ જાતિનો છે હવે એનું અપમાન કરો તો પણ એને કઈ ફરક ન પડે અને રાજપત્ની છે એટલે પણ એને એ સ્થાનમાં પણ એને કોઈ ક્ષતિ થતી નથી યજ્ઞમાં પતિની સાથે બેસી શકાય એને જ પત્ની કહેવામાં આવે છે એટલે ચાંડાલી જે છે રાજાની સ્ત્રી હોય તો પણ પત્ની ના કહી શકાય તો પણ જેને મતલબ પત્ની જે છે એ ત્યાગ યોગ્ય નથી એટલે એનું ત્યાગ યોગ્ય મતલબ એનું ત્યાગ પણ ન કરાવવામાં આવે એટલે એને અહીંયા પત્ની શબ્દથી કહ્યું છે મતલબ પત્ની એને કહેવાય કે જે પતિના હરેક કામમાં એની પાછળ રહે એટલે ખાસ તો આપણે ત્યાં જેવી રીતે હિન્દુ ધર્મ મતલબ વૈદિક શાસ્ત્રોના અનુસાર વિવાહ જે થાય એ સહધર્માચારણી મતલબ ધર્મ કાર્યોમાં એને કોઈ મદદ કરવા વાળીના રૂપમાં લગ્ન કરવામાં આવે બીજા કોઈ ઉપયોગ માટે કે બીજા કોઈ હેતુથી નહીં તો એને જ પત્ની કહેવામાં આવે કે જે એ યજ્ઞની અંદર એને સાથે બેસી શકે પણ રાજા કોઈ ચાંડાલીથી લગ્ન કરે અને એને લાવીને રાખે તો એની પત્ની ના કહેવાય કેમ કે યજ્ઞ ધર્મોની અંદર તો એનું સ્થાન એને ન મળી શકે પણ અહીંયા રાજાની પત્ની છે ને એનો ત્યાગ પણ ન કરી શકાય જો વિવાહ કર્યો હોય તો એટલે એને પત્ની શબ્દથી અહીંયા કીધું છે આને હવે અહીંયા આગળના શ્લોકમાં આ ઉદાહરણને બેસાડશે કરો આ તો બસ ઉદાહરણ જ આમાં સમજાવ્યું છે કે ચાંડાલની સ્ત્રી ચાંડાલની જે હોય એ અગર રાજાની પત્ની બની જાય અને રાજા દ્વારા ક્યારેક એનું અતિ સન્માન તો હંમેશા થતું હોય બધા કરતા રાણીઓ કરતા એને વિશેષ સ્થાન આપે ને ક્યારેક એનાથી અપરાધ થાય અને અપમાન કરે તો પણ મૂલથી કોઈ ક્ષતિ થતી નથી કહેવાનો મતલબ કે એનું જે સ્થાન છે એની અંદર કોઈ જાતની ક્ષતિ થતી નથી કરો આગળનો શ્લોક એ તો ખબર પડશે હમણાં આગળ ત્રીજા શ્લોકમાં કરશે ને ત્યારે हाँ ऐसे दृष्टांत कही के सिद्धांत में याची बरोबरता जताई के ऐसी समझ को फल કહે એટલે એવા દ્રષ્ટાંતથી કહીને સિદ્ધાંતમાં બરોબર જતાઈને તેવી સમજને ફળ કહે છે મતલબ અહીંયા એ એના વાતથી એ બતાવ્યું કે જેવી રીતે ચાંડાલીન અપમાન અગર કોઈ રાજા કરી પણ દે તો પણ કોઈ ફરક ન પડે એવી રીતે આપણું અંતઃકરણને સંબોધીને મહાપ્રભુજી કહે છે કે એ અંતઃકરણ ફલ આપવામાં ક્યારે ઠાકોરજી વિલંબ કરે તો તો પણ અંગીકારમાં તો કોઈ ફરક ના પડે મતલબ ઠાકોરજી આપણા અંગીકાર તો આપણું કર્યું જ છે એટલે એની અંદર કોઈ જાતનું ફરક નહીં પડે પણ ઠાકોરજીએ પોતાની ઈચ્છાથી આપણા દોષને ધ્યાનમાં રાખીને આપણને કેવલ ફલ આપવામાં વિલંબ કર્યું છે તો એને આપણે સહન કરવું જોઈએ એમ સમર્પણાદ અહમ પૂર્વમ ઉત્તમ કિમ સદા સ્થિત કા મમાધમાત ભાવ્યા પશ્ચાતાપો યતો ભવેત भावा समर्पण सु पूर्व कहा में सदा उत्तम ही हो સાસુ ફલ વિલંબ મેવું મેરી અજમતા કહા વિચારની એટલે સમર્પણ પહેલા અમે હું કયા કયા ઉત્તમ હતો એમ તેથી ફલ વિલંબમાં મેરી મારી અજમતા કહા વિચારવાની જાસુ પશ્ચાતાપ હોય તો પશ્ચાતાપ હોય अर्थात फल विलंब की दशा में हूँ मैं पहले से तो अच्छो हूँ यो विचारी के अपनो हल्कोपन न विचारना और पश्चाताप न करना એટલે ફલ વિલંબમાં જે હું પહેલા તો સારો જ હતો એવું વિચારીને આપણે હલકાપણું વિચારવાનું નહીં અને પશ્ચાતાપ ન કરવો મતલબ અહીંયા એ કીધું છે કે સમર્પણથી પહેલા પણ આપણે ક્યાં ઉત્તમ હતા મતલબ આપણે તો એ મતલબ ક્યાં ભગવાન અને ક્યાં જીવ કોઈ આપણે કોઈ મેચ જ નથી તો સમર્પણ કરતા પહેલા પણ કે આત્મનિવેદિત થયા પહેલા પણ આપણે ક્યાં એવા ઉત્તમ હતા એટલે ફલમાં વિલંબ થાય તો પણ मेरी अदमता कहा विचार नहीं जासु पश्चाताप हुआ अर्थात फल विलंब की दशा में हूँ मैं पहले सु तो अच्छो हूँ यो विचारी कि अपनो हल्कोपनो न विचारनो और पश्चातापो न करनो મતલબ હું પહેલા પણ ક્યાં સારો હતો એટલે ફલ વિલંબમાં પણ મારી અધમતા ક્યાં વિચારવી આવું વિચારીને પશ્ચાતાપ થાય કે ભાઈ હું તો અદમ છું ને હું તો આવો છું ઠાકોરજી મારા જેવાને ક્યાં ફલ આપે એમ વિચારી વિચારીને આપણે રડતા રહીએ જેવી રીતે સુરદાસજીના પ્રસંગમાં આવે છે કે સુરદાસજી મહાપ્રભુજીની સામે ગાયું કે હો પછી તને કો ટીકો તો મહાપ્રભુજીએ કીધું કે આવા પોતાના જ રડ રડ કેમ કર્યા કરે છે ઠાકોરજીની લીલા ગાઓ એમ એટલે ફલ વિલંબની દશામાં પણ હું તો પહેલાથી જ સારો છું એમ વિચારીને પોતાનો હલકો પણ ન વિચારવું અને પશ્ચાતાપ પણ ન કરવો મતલબ ઠાકોરજી મને જે દૈવીજી અંગીકાર કર્યું છે તો ઠાકોરજી મને પણ ફલ આપશે રડ્યા નહીં કરવાનું કે હું તો અદમ છું હું તો અદમ છું વિચારી વિચારીને રડ રડ નહીં કરવાનું જેવી રીતે મહાપ્રભુજી સુરદાસજીને ના પાડી કે ભગવદ લીલા ગા કે આવી રીતે પોતાના જ મતલબ પોતાના જ દુર્ગુણોને જોઈ જોઈને શું કરવા રડે છે તો પછી સુરદાસજી ભગવદ લીલા ગાઈ ત્યારે એમને સંતોષ થયો નહીં તો પહેલા સુરદાસજી પણ એવા જ કીર્તનો ગાયા કે હો પતિતન કો ટીકો ને હો પતિતન કો નાયક મહાપ્રભુજીને નથી ગમ્યું તો અહીંયા એ જ વાત કે છે કે હું પહેલા ક્યાં સારો હતો હવે ક્યાં સારો છું ઠાકોરજી મારા જેવાને શું ફલ આપે એવું તુચ્છતાની ભાવના કરીને કે હીન પોતાને સમજીને એવી રીતે રડવાનું નહીં કે એવું પશ્ચાતાપ ન કરવાનું પણ ફલમાં વિલંબ થયું છે તો એવી દશામાં પણ હું તો પહેલાથી દૈવી જીવ છું ઠાકોરજી મારું અંગીકાર કર્યું છે તો હમણાં નહીં તો થોડા દિવસ પછી મને ફલ મળશે એવું વિચારીને પોતાના હલકાપણાનો વિચાર ન કરવો અને પશ્ચાતાપ પણ ન કરવો હા હમ ટીકા વાંચો થઈ જશે ક્લિયર सेवा के अधिकार रूप भ्रम संबंध भय के पहली में ચાંડાલીવત સર્વદોષ સહિત હતો સબ કહા મેં સર્વકાલ ઉત્તમ હતો એટલે પહેલા જે સેવાનો અધિકાર હતો ને ભ્રમ સંબંધ લેતા પહેલા જે ચાંડાલીવત જેવો મારો સર્વદોષ સહિત હતો મારો સબ કહા મેં સર્વકાલ ઉત્તમ ત્યારે કયા કાળમાં હું ઉત્તમ હતો કિંતુ ઉત્તમ નહીં હતો પરંતુ ઉત્તમ હતો નહીં જૈસે ચાંડાલી રાજપત્ની ભાઈ કહેશે મેં હું સમર્પણ સુહી ઉત્તમ ભયો હું તે જેવી રીતે ચાંડાલી રાજને પત્ની થઈ તેવી રીતે સમર્પણ થયા પછી હું ઉત્તમ થયો મતલબ આપણને આપણી ઉત્તમતા તો ક્યાં થઈ જયારે આપણે ભગવાનના ભક્ત બને ત્યારે જેવી રીતે ચાંડાલી જે છે રાજાની પત્ની બની તો એનું એટલું માન વધ્યું હા સાસુ કદાચિત ભગવાન કી અપ્રસન્નતા હોય તો હું મેરો અંગીકાર તો કયો તેથી કદાચ ભગવાનને અપ્રસન્નતા કરી હોય છતાં પણ મારો અંગીકાર તો કર્યો છે સાસુ ભગવાન સર્વથા મેરો ત્યાગ ન કરેંગે ઓર મેં અધમ નો તેથી ભગવાન સર્વથા મારો ત્યાગ નહીં કરે અને અધમ નહીં થાય જૈસે ચાંડાલી રાજપત્ની ભાઈ હોય ઠાકોર રાજા ત્યાગ ન કરે તે જેવી રીતે ચાંડાલી જે રાજપત્ની થઈ એને જે રાજા ત્યાગ નહીં કરે ઓર એ ચાંડાલી ન હોય कैसे अब मेरी अजमता कहाँ હોય વરી है કે જાસુ મોકું પશ્ચાતાપ હોય એટલે ચાંડાલી જેવી ના હોય તેવી અબ મારી અજમતા કઈ હોવાની એ જાસુ એટલે મારે મારે પશ્ચાતાપ હોય ઇતને ઓ રાજકુમારી રાણી બને ઓર કબહુ વાકો અપમાન હોય તો વાકુ પશ્ચાતાપ હોય એટલે કોઈ કોઈ રાજકુમારી રાણી બને અને એનું અપમાન થાય તો એનો પશ્ચાતાપ હોય क्यों जो दो राजकुमारी को स्थान और रानी को स्थान समान है કારણ કે બંને રાજકુમારનું સ્થાન અને રાણીનું સ્થાન સમાન છે મતલબ પહેલા પણ એવું એનું સ્થાન હતું ને લગ્ન પછી પણ એવું જ એને મતલબ રાજકુમારી હતી પહેલા ને હવે રાણી બની એવું સ્થાન એને મળ્યું છે એટલે એનું અપમાન થાય તો એ શોખ લાગે એને કે એને ક્યારે આવું જોયું ન હોય ક્યારે સાંભળ્યું ન હોય પણ હવે આપણા જેવા હોય કે જે રીતે ઉદાહરણ આપ્યું રાજપત્ની ચાંડલીનું તો પહેલા તો એટલી નીચ મતલબ એટલી એનું કોઈ માન નહીં કાંઈ નહીં ને એને આટલા માનની અવસ્થા સુધી પહોંચી તો એને પછી માન શું અને અપમાન શું એમ પરંતુ ચાંડાલિકો રાજાને રાજપત્ની કરી પર ફીર વાકો અપમાન હોય વામે વાકો પશ્ચાતાપ કરનો યોગ્ય નહીં એટલે ચાંદાલી जे आदेश राजा ने पत्नी हटी ने फेरी ने अपमान कर उठो है वो इन्हें कोई पच्चा दाब करवाना योग्य नहीं ऐसा जीव प्रथम तो अत्यंत दीन होतो એટલે જીવ તો પહેલા प्रथम તો અત્યંત દીન હતો તાકો અંગીકાર કરી કે ભગવદ યકીયો એટલે અંગીકાર કરીને એને ભગવદ યે કર્યો তব વાકો ભાવથી બડાઈ પરવે તો અભિમાન થયો કે તારે માવની બડાઈ છે એને અભિમાન થયું ત્યારે પ્રભુ તબ પ્રભુ અપરાસન થયા ત્યારે પ્રભુ અપરાસન થયા સામે જીવકી માનહાનિ કહાય જો પશ્ચાતાપ હોય તો ત્યારે જીવની માનહાનિ કઈ છે તો પશ્ચાતાપ હોય એટલે તેવી સાચું પશ્ચાતાપ ન કરવું તેથી પશ્ચાતાપ ન કરવો મતલબ પોતાની પહેલાની અવસ્થા અને અત્યારની અવસ્થા એ બંનેને જો એ કમ્પેર કરે તો એને સમજાઈ જાય કે આમાં રડવા જેવું કે પશ્ચાતાપ કરવા જેવી કોઈ વાત જ નથી પેલા એટલી એવી અવસ્થા હતી કે જ્યાં એનું તો કઈ સ્થાન જ નતું જ્યાં એનું કોઈ મતલબ કોઈ રિસ્પેક્ટ નહીં કઈ નહીં પણ ત્યાંથી રાજાની પત્ની બની તો એટલું ઊંચું સ્થાન એને મળ્યું પણ ક્યારેક આ જાતનું અપમાન થઈ જાય કે કઈ થઈ જાય તો પેલાની અવસ્થાને યાદ કરે તો એને એમ થાય કે એના કરતા તો હું હજી હમણાં ઘણી સારી છું તો પણ રાજકુમારી સાથે એવું થાય તો એને એવું થાય એ જ રીતે જીવે એવું વિચાર કરવાનું કે આપણે અંગીકાર કર્યો ઠાકોરજીએ કે આપણે સમર્પણ કર્યું એની પહેલા તો આપણે કોણ હતા અને શું હતા શું માન અને શું અપમાન પણ હવે આપણી એવી અવસ્થા આવી છે તો પહેલાની અવસ્થાને યાદ કરીને ને આપણે જે છે એ પશ્ચાતાપ ન કરવું જોઈએ કે આપણે જે અપરાધ થયો અને ઠાકોરજીએ આપણને દંડ આપ્યો કે ફલમાં વિલંબ કર્યો એમ હા મતલબ જેવી રીતે આમાં કીધું છે ને કે પેલા તો જીવ અત્યંતહીન હતું એનો અંગીકાર કરીને ભગવદીય થયો પછી એનો ભાવ એટલે એનો અભિમાન આવી જાય એનું તો ઠાકોરજી આ પ્રસન્ન થાય છે કે ભાઈ પેલા ક્યાં હતા ને હવે ક્યાં છો એ તો જુઓ અભિમાન શું કરો છો એમ નાની નાની વાતોમાં તો એ વાતની આ સમજવાની છે કે ત્યાંથી અહીંયા સુધી આપણને પ્રભુ લાવ્યા છે તો જૂની અવસ્થાને યાદમાં રાખીને પણ બેમાન ન કરવું એ જે સ્થાનમાં આપણે છીએ પ્રભુની કૃપાથી આપણે મળ્યું છે એટલે પશ્ચાતાપ કર્યા વગર રહેવું ઠાકોરજી વિલંબ કરે તો પણ ક્યારે ને ક્યારે ફલ આપશે આપણા અંગીકારમાં તો કોઈ ફરક પડ્યો નથી દૈવી જીવ તરીકે અંગીકાર કર્યું છે તો આજે ફલ નથી મળ્યું તો કાલે મળશે એવી ભાવના કરવી જોઈએ હમ કરો તમને પ્રણાંજલિ हाँ बोलो रसीला ऐसे जीव के धर्म अनुसार विचार करने को उपदेश करने तो हाँ।, हाँ हाँ प्रश्न कोई हाँ, करो ऐसे जीव के धर्मानुसार विचार करने को उपदेश करके भगवान की इच्छा कोई मिटाई सके नहीं है ऐसो अनुसंधान करने के लिए भगवान के धर्म को ધર્મ કો વિચાર કો ઉપદેશ કરો છે આવી રીતે ધર્મના અનુસાર વિચાર કરીને ઉપદેશ કરીને ભગવાનની ઈચ્છા કોઈ મટાડી શકતું નથી એવું અનુસંધાન કરવા માટે ભગવાનનો ભગવાને ધર્મનો ધર્મનો વિચાર ધર્મના વિચારનો ઉપદેશ કર્યો છે સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યતાતું કરિષ્યતિ આજ્ઞેવ કાર્યા સતતમ સ્વામી યોહો યથા ભવે બાબા સર્વત્ર વ્યાપક શ્રી હરિ સાથ साथे विचारवे वाले है सासु फल देवे के विषय में और तरह तो नहीं करेंगे सासु सर्वदा प्रभु की आज्ञा के अनुसार ही सेवा करनी वैसे नहीं करवे तो स्वामी को द्रोह हुए है सर्वव्यापक श्री हरि साथे विचारवा વિચારવા જેવા વિચારવા વાળા છે તેથી ફલ દેવાના વિષયમાં બીજી રીતે તો નહીં કરે એટલે સર્વદા પ્રભુની આજ્ઞા અનુસાર જ સેવા કરવી એવું નહીં કરવાથી સ્વામીનો દ્રોહ થાય છે વાંચી સમજાવો ને હા સર્વત્ર વ્યાપક શ્રી હરિ સાચું વિચારવા વાળા છે એટલે બીજું ફળ તો નહીં જ આપે એટલે એમની આજ્ઞા પ્રમાણે સેવા કરવી જોઈએ નહીં તો આપણેથી સ્વામીનો અપરાધ થાય છે મતલબ અહીંયા એવું કીધું છે કે ઠાકોરજી જે છે સર્વત્ર વ્યાપક મતલબ બધું જાણવા વાળા છે ને આપણું સારું વિચારવા વાળા છે એટલે ફલ આપવાના વિષયમાં બીજું તો ફલ નહીં આપે એનો મતલબ એમ કે બીજું ફલ નહીં આપે એટલે કે પુષ્ટિમાર્ગમાં મતલબ પ્રભુ જ આપણને ફળના રૂપમાં પ્રાપ્ત થવાના છે એટલે પુષ્ટિમાર્ગીય ફલ જ આપશે એના સિવાય બીજું તો કોઈ ફલ નહીં આપે એટલે હંમેશા ઠાકોરજીની આજ્ઞા અનુસાર જ સેવા કરવી એવું ન કરવાથી સ્વામીનો દ્રોહ થાય છે ટીકા વાંચો સમજાઈ જશે પણ જે ત્યાં સર્વવ્યાપક હરિ સાથે વિચારવે વાળે સાથે વિચારવે વાળે એટલે આપણું સારું વિચારવા વાળા છે આપણું ભગભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણવા વાળા છે એટલે આપણે કોઈ અપરાધ કર્યો હશે એટલે ફલમાં વિલંબ થયો કે આપણને હજી પણ ઉત્તમ ફલ આપવા વાળા હશે એટલે આપણને વેટ કરાવી રહ્યા છે એવું વિચાર આપણે કરવું જોઈએ અધીરા ન થવું જોઈએ મતલબ આપણે નથી જાણતા કે આપણે કોઈ અપરાધ કર્યો હશે કે જેના પરિણામ સ્વરૂપે આપણને ફલમાં વિલંબ થઈ રહ્યું છે કે આપણે એ નથી જાણતા કે આપણી સાથે કે આપણને હજી પણ કોઈ સારું ફળ ઠાકોરજી ભવિષ્યમાં આપવા વાળા હશે તો એટલે ઠાકોરજી અત્યારે વિલંબ કરી રહ્યા છે એ બધી ભવિષ્ય કે વર્તમાન કે ભૂતકાળની વાતો આપણે નથી જાણતા એટલે આપણને એમ થાય કે હજી કેમ ફળ ન મળ્યું હજી કેમ ફળ ન મળ્યું પણ ઠાકોરજી સાચે કર્યું વારે મતલબ કે આપણું બધું ભૂત ભવિષ્ય વર્તમાન જાણવા વાળા છે એટલે ફલ આપવાના વિષયમાં ઓર તરસો તો નહીં કરેંગે મતલબ આપણા માટે કઈ હાનિ થાય કે આપણને કઈ ઓછું મળે એવું તો ઠાકોરજી નહીં કરે જીજી એક વસ્તુ પૂછવી હતી હા રસીલાબેન હવે ટ્રાન્સલેટ કરીને બોલો હા રાજન टीका भगवान विष्णु है इतने बाहिर भीतर सर्वत्र व्याप्त है सासु अपने अंतर्यामी पनेसु सबन के भीतर प्रविष्ट है और सत्य संकल्प है ભગવાન વિષ્ણુ બધાની અંદર ને બહાર છે અને સર્વત્ર સર્વત્ર રહેલા છે એટલે અંતર્યામીપણાથી બધાની ભીતર પ્રવિષ્ટ એટલે પ્રવેશેલા પ્રવેશેલા છે અને સત્ય સંકલ્પ વાળા છે तो अपनो जो सत्य संकल्प है सासु दूसरे प्रकार से तो न करेंगे जैसो संकल्प होगो तैसे ही करेंगे अथवा भगवान सत्य संकल्प है सासु अन्यथा न करेंगे इतने फलदान में विलंब न करेंगे सासु सर्वदा प्रभु की प्रभु की आज्ञा के अनुसार सब करना जो ऐसे न करे तो स्वामी द्रोह रूप बड़ो अपराध હોય સમજાવો અને જો હા ગુજરાતી કરીને પછી કહું છું હા जो अपनो सत्य जो सो अपनो जो सत्य संकल्प है તાસુ એને જે એમનો સત્ય સંકલ્પ છે એનાથી બીજા પ્રકારનું તો કંઈ નહીં કરે એટલે સત્ય સંકલ્પ છે સત્ય સંકલ્પ જ છે અથવા ભગવાન સત્ય સંકલ્પ છે એથી એટલે બીજું અન્યથા કંઈ નહીં કરે એટલે ફલદાનમાં વિલંબ નહીં કરે એટલે સર્વદા પ્રભુની આજ્ઞા અનુસાર બધું કરવું અને સો જો એ તો જો એવી રીતે ન કરે તો સ્વામી દ્રોહરૂપ મોટો અપરાધ થાય એટલે કે જે સત્ય સંકલ્પ ઠાકોરજી છે તો બીજા પ્રકારથી તો એ કંઈ નહીં જ કરે એ સત્ય સંકલ્પ જ છે એટલે એવું જ કરશે પણ ભગવાન સત્ય સંકલ્પ છે એટલે બીજું નહીં કરે પણ ફલદાનમાં કદાચ વિલંબ થાય તો પ્રભુની ફલદાનમાં વિલંબ પણ નહીં કરે પણ પ્રભુની સેવા આજ્ઞા પ્રભુની સદાય આજ્ઞા અનુસાર બધું કરવું અને એવું ન કરીએ તો પ્રાણીનો દ્રોહરૂપ મોટો અપરાધ થાય આટલું સમજ પડ્યું છે આપ સમજાવો હા મતલબ અહીંયા એ કે ભગવાન વિષ્ણુ હે એટલે કે બહાર ભીતર સર્વત્ર વ્યાપ્ત હે મતલબ જેવી રીતે મેં કીધું કે આખા વિશ્વમાં દરેક સ્થાને વ્યાપ્ત છે એટલે અંતર્યામીપણાથી બધાની ભીતર પ્રવિષ્ટ છે અને સત્ય સંકલ્પ વાળા છે મતલબ ઠાકોરજી જેવું ઈચ્છે છે એવું થાય જ છે तो अपना जो सत्य संकल्प है तास्तु दूसरे प्रकार सूत्र न करेंगे मतलब कि पुष्टि जीव થવાની છે ભગવાનનો સંકલ્પ છે ને ઠાકોરજીની સેવા માટે સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એ પણ ભગવાનનો સંકલ્પ છે ને દૈવી જીવોને કૃષ્ણની પ્રાપ્તિ પરબ્રહ્મની થાય છે ભગવાનનો સંકલ્પ છે એટલે જેવો ઠાકોરજીનો સંકલ્પ છે એના પ્રમાણે જ કરશે અથવા ભગવાન સંકલ્પ સત્ય સંકલ્પ છે એટલે અન્યથા ન કરેંગે એટલે ફલદાન માં વિલંબ નહીં કરે એટલે હંમેશા ઠાકોરજીની આજ્ઞા અનુસાર બધું કરવું જે એવી રીતે ન કરીએ તો સ્વામી દ્રોહરૂપ મોટું અપરાધ થાય મતલબ ઠાકોરજીને ચેલેન્જ કરીએ કે ઠાકોરજીને કમ્પ્લેન કરીએ કે હજી સુધી મને કેમ ફલ ન મળ્યો તમે મારી સાથે આવું કેવું કરો છો તો આ જાતની કમ્પ્લેન બોક્સ આપણે બનીએ કે એવી રીતે ઠાકોરજીની સામે બિહેવ કરીએ કે ઠાકોરજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ તો એ સ્વામી દ્રોહરૂપ છે એટલે આપણા માટે ક્યારે શું સારું છે અને શું ખરાબ છે ઠાકોરજી જાણવા વાળા છે એટલે ઠાકોરજીના ઉપર વિશ્વાસ રાખીને ઠાકોરજીની આજ્ઞા અનુસાર કરવું જોઈએ એમની આજ્ઞાનું ઉલ્લંઘન આપણે ન કરવું જોઈએ એટલે ફોર એક્ઝામ્પલ મહાપ્રભુજીના વિષયમાં જ વિચારી લો કે ઠાકોરજીએ પહેલા આજ્ઞા કરી કે ભાગવતના ગૂઢાર્થને પ્રકટ કરો તો મહાપ્રભુજી પ્રકટ થયા પછી ઠાકોરજી એવી આજ્ઞા કરી કે હવે જેટલું કાર્ય મહાપ્રભુજી કર્યું હતું એનાથી વધારે ઠાકોરજી નતા ઈચ્છતા કે થાય તો મહાપ્રભુજીને બે વખત સ્વધામ પધારવાની આજ્ઞા કરી ત્રીજી વખતમાં ગુસ્સે થઈને આજ્ઞા કરી અને પછી માધવ ભટ્ટ કાશ્મીરીની પણ મૃત્યુ થઈ ગઈ તો એને પણ એનું સૂચક હતું કે હવે કેમ કે લેખન કરતા હતા ને મહાપ્રભુજી જ્યારે બોલતા હતા તો એમના રાઇટર હતા એમનું મૃત્યુ થયું તો મહાપ્રભુજી કીધું કે સુબોધનીનું કાર્ય પાછું અટકાઈ ગયું માધવ ભટ્ટ કાશ્મીરીના એબસન્સમાં તો મહાપ્રભુજીને ત્યારે એવું રિયલાઇઝ થાય છે કે ઠાકોરજીની જ કદાચ એવી ઈચ્છા હશે કે આનાથી વધારે સુબોધની ન લખાય કે ભાગવતજી ઉપર ભાષ્ય ન થાય તો એટલે મારે હવે સ્વધામ જવું જોઈએ તો ત્યાં મહાપ્રભુજી એ વાતને સમજ્યા છે ને ઠાકોરજીની આજ્ઞાનું પાલન કર્યું છે કેમ કે મહાપ્રભુ જેવું વિચારે છે કે પ્રભુ ભવિષ્યને જાણવા વાળા છે કલિકાલના જીવોને કેટલી જરૂર છે કેટલી નથી જરૂર શું એમના માટે સમજવું જરૂરી છે શું નથી કેટલું શાસ્ત્ર પ્રકટ કરવું કેટલું અપ્રકટ રાખવું એ બધી વાતોને ઠાકોરજી જાણે છે એટલે પ્રભુની ઈચ્છાથી જ આવું થયું છે એમ વિચારીને મહાપ્રભુજી પછી સ્વધામ ઉતારે છે તો એ વાત છે કે ઠાકોરજીની આજ્ઞા અનુસાર બધું કરવું ઠાકોરજી ભૂત ભવિષ્ય વર્તમાન ના જાણવા વાળા છે એટલે ફલમાં વિલંબ નહીં કરે ને પોતાની ઈચ્છાથી જેવું વિચાર્યું છે એવું ફલ આપણને નિશ્ચિત આપશે કદાચ વિલંબ થાય તો એમાં પણ ક્યાંક આપણો અપરાધ થયો હશે ક્યાંક આનાથી પણ શ્રેષ્ઠ ફલ આપવાની ઠાકોરજી ઈચ્છા હશે જે રીતે સંન્યાસ નિર્ણય ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે જીવ ઉપર ભગવાન કૃપા કરે છે તેને વિરહનો અનુભવ થવા દે છે ને પછી બહુ ટાઈમ પછી ઠાકોરજી એની ઈચ્છાને પૂરી કરે છે મતલબ એને તપવા દે છે વિરહની અગ્નિમાં તો પછી જ્યારે એને ફલ મળે છે તો એ ફલનો આનંદ અલગ હોય છે તો વચ્ચેથી એના વિરહનમાં ફલ આપીને એને ઠાકોરજીની સાધનામાં વિક્ષેપ નથી પાડતા આપણને એવું લાગે કે દુઃખનો અનુભવ છે પણ એ દુઃખ નથી એમાં પણ સુખ છે એવી રીતે સમજવું જોઈએ કે ક્યારે ફલમાં વિલંબ થાય તો પણ પ્રભુ કોઈ સારા ઇન્ટેન્શનથી કરી રહ્યા છે એવું માનીને ઠાકોરજીની આજ્ઞા અનુસાર કરવું જોઈએ ઠાકોરજીની આજ્ઞાથી વિરુદ્ધ કરીએ તો એ સ્વામી દ્રોહ કહેવાય એટલે એવું અપરાધ આપણે ન કરવું જોઈએ જે જે પણ ઠાકોરજી ની આજ્ઞા એવું કેવી રીતે માની શકાય દાખલા તરીકે આપણે વિચારીએ કે આ બે ત્રણ દિવસમાં હું આટલી બે કે ત્રણ સામગ્રી બનાવી શકી પણ સંજોગ વરસાદ કે કાં તો વહેલું ઉઠાય ના કે કોઈ આવી જાય ને આપણે નથી બનાવી શકતા તો એમાં એવું લેવાનું કે પ્રભુની ઈચ્છા નથી હા એ તો એવું હોય ઘણી વખત આપણા પ્રયત્નો છતાં પણ કંઈ ન થતું હોય તો આપણે પોતાના પ્રયત્ન ચાલુ રાખવાના પણ એવું કરીએ કે મારાથી તો કાંઈ નથી થતું કાંઈ નથી થતું આપણું મન પ્રભુમાં નથી લાગતું ને આ બધામાં વધારે લાગે છે એટલે એના કરતાં ઠાકુરજીની જેટલી ઈચ્છા હશે એટલું અંગીકાર કરશે એવી ભાવના રાખીને પ્રેમથી જેટલું થાય એટલું કરવાનું <coughs> હા બોલો સર્વદા પ્રભુની આજ્ઞા અનુસાર સેવા કરવી વેસે નહીં કરવાથી સ્વામીનો દોષ હશે હવે પાંચસો વર્ષ પહેલા મહાપ્રભુજી જે આજ્ઞા આજ્ઞા કરી છે એ કાળ અલગ હતો અત્યારે ત્રણસો વર્ષ પહેલા કાળ હતો અત્યારે કલી કલિયુગ છે અત્યારે પણ કાળ અલગ છે તો કોક આજ્ઞા ના થઈ શકતી હોય છે તો શું થાય થાય એટલે એમની આજ્ઞા પાંચ વર્ષ પહેલા કે કુવાનું પાણી જળથી સેવા કરવી કે ગેસ પર કરવી નહીં કરવી રસોઈ કલા ચૂલાથી કરવી અત્યારે આપણે થઈ શકતું નથી બધી આજ્ઞાનો અમલ તો એ ધ્રુવ કહેવાય કે ના કહેવાય એ આજ્ઞાઓ નથી એ તો સદાચાર છે સદાચાર તો સ્વશક્તિ અનુસાર આપણાથી થાય એટલું કરવાનું ના થાય નહીં કરવાનું એ તો શાસ્ત્રીય સદાચાર છે શાસ્ત્રમાં બતાવેલી વાતો છે કાલ અને આપણી અનુકૂળતા પ્રમાણે આચાર મર્યાદામાં પણ એવું જ છે કે જેટલી આપણું સામર્થ્ય હોય એટલી જ આપણે પોતાના માટે આચાર સમજવું જોઈએ એટલે એમાં આજ્ઞાનો પ્રશ્ન નથી તો દરેકની પોતપોતાની શક્તિ ઉપર વાત છે રજિક જરાક પૂછવું હતું હા હા બરોડાથી મુકેશ બોલું છું હા મુકેશભાઈ હા આ શ્લોકમાં વિષ્ણુ શબ્દ છે ભાવાર્થમાં શ્રી હરિ છે પાછું ટીકામાં વિષ્ણુ આવે છે તો કે કોઈ સૂચક છે એમ સ્પેસિફિક નહીં અંતર્યામી સ્વરૂપને સમજાવવા માટે કેવા આ શબ્દનો યુઝ કર્યો છે બરાબર મતલબ જગતની પાલન કરવા વાળા વિષ્ણુ છે એ રૂપથી ઠાકોરજી પાલન ની લીલા કરી રહ્યા છે કે એ ભગવાનનું એવું સ્વરૂપ છે કે જે ભક્તો ધારક છે તો એ સ્વરૂપને યાદ અપાવવા માટે કેવલ આ નામ યુઝ કર્યું છે બાકી કોઈ સૂચક નથી વિષ્ણુનો અર્થ એ થાય છે કે જે સર્વત્ર વ્યાપ્ત હોય વિષ્ણુ શબ્દનો અર્થ છે કે જે સર્વત્ર વ્યાપ્ત હોય એટલે અહીંયા વિષ્ણુ શબ્દથી વાતને સમજાવ્યું છે કે એવા ભગવાન કે જે સર્વત્ર વ્યાપ્ત છે વિશ્વમાં બધાનું જાણનાર છે એમ હાજી હા જેજી નંદર પ્રણામ હા કરું આગળ હા કરો સેવકપણે કો વિચાર કરીકે અપનો ધર્મ કરવેશું સ્વામીપણે કે વિચારશું પ્રભુ અપનો ધર્મ કરેંગે તો કહ છે એટલે સેવકપણાનો વિચાર કરીને પોતાનો ધર્મ કરવાથી સ્વામીપણાનો વિચાર ભગવાન પોતાનો ધર્મ કરશે તે માટે કહે છે સેવકશ્ય તું ધર્મો અયમ સ્વામી સ્વસ્ય કરિષ્યતિ ભાવા સેવક કો ધર્મ तो ही श्री हरि की आज्ञा अनुसार कार्य करना तो ही है श्री हरि अपने भक्त के सर्व कार्य स्वयं करेंगे सेवक નો ધર્મ તો શ્રી હરિની આજ્ઞા અનુસાર કાર્ય કરવું તે જ છે શ્રી હરિ પોતાના ભક્ત માટે બધું જ પોતા પોતે જ કરશે એટલે સેવકનો ધર્મ ભગવાન પ્રભુની આજ્ઞા પ્રમાણે કામ કરવું એ જ છે સ્વામી પોતાની પોતાની ઈચ્છાથી પોતે કાર્ય કરશે એવું કહેવા માંગે છે હા ટીકા સેવક में यदि वाको धर्म હોય है હોય तो स्वामी जो प्रभु तो अपने स्वामी पने को धर्म सेवक में કરેંગે એટલે સેવકમાં જો પોતાનો એટલે સેવકપણાનો ધર્મ હશે તો સ્વામી જો એ પ્રભુ પોતે પોતાનો સ્વામીપણાનો ધર્મ સેવકમાં કરશે એવું એવું છે મતલબ સેવકમાં યદિ એનો ધર્મ હોય મતલબ કે જેમ ફોર એક્ઝામ્પલ હું સેવક છું ને હું મારા સેવક ધર્મનું પાલન કરતી હોઉં તો મારા પ્રત્યે ઠાકોરજી પણ પોતાના સ્વામી ધર્મનું પાલન કરશે હા બરાબર <coughs> अथवा प्रभु अपने स्वामी है આપણું ઇનકે સેવક છે અથવા પ્રભુ આપણા સ્વામી છે અને આપણે તેમના સેવક છીએ યા સંબંધ તો અપને વિન में आत्मीय है એ આ સંબંધથી આપણો તેમનામાં આત્મીયતા છે સાસુ ભગવાનને જો વિચાર્યો હોય તો તો अपने हित को ही હોય તો તેથી ભગવાને જે વિચાર્યું હશે તે આપણા હિત માટે જ હશે और तो ही करेंगे ऐसो समझो અને તે જ કરશે એવું સમજવું यही सेवक को धर्म सेवक को तो धर्म है આ સેવકનો ધર્મ છે એટલે સેવકનો એવો ધર્મ છે કે સ્વામી જે વિચારે આપણા સારા માટે જ વિચાર્યું હોય કેમ કે એ આપણા આત્મીય છે એટલે આપણે એ આપણા હિત માટે જ કરશે એટલે આપણે એવું સમજવાનું એ જ આપણા સેવક તરીકેનો ધર્મ છે હા મતલબ અહીંયા એ કીધું છે કે સેવક હશે તો ધર્મ સ્વામી સ્વસ્થ કરી સેવક નું તો એ ધર્મ છે કે ઠાકોરજી પોતાની ઈચ્છા અનુસાર બધું કરશે ને ઠાકોરજીની જેવી આજ્ઞા હોય એનું પાલન કરવું એ સેવક ધર્મ છે ને જો સેવા કેવી રીતે કરે તો ઠાકોરજી પોતાના ભક્તના બધા કાર્ય સ્વયં કરશે મતલબ કે જો આપણે આપણા ધર્મનું પાલન કરીએ તો ઠાકોરજી પણ એઝ અ સ્વામી પોતાના કર્તવ્યનું પાલન કરે કે એ જો સ્વામી ઠાકોરજી જે કરવું જોઈએ એ કરે પણ આપણે જો સેવક તરીકે સાચા ન હોઈએ કે સેવક ધર્મને ન બજાવતા હોઈએ તો ઠાકોરજી પણ પોતાના સ્વામી તરીકેના કારણે ન કરે એટલે આપણું કર્તવ્ય એ છે કે ઠાકોરજીની ઈચ્છા છે એવું માનીને પ્રભુની આજ્ઞા અનુસાર બધું કાર્ય કરવું જો આપણે એવી રીતે રહેશું મતલબ ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરીને તો ઠાકોરજી પણ એમના ના બધા કારણે સિદ્ધ કરશે હમ એટલે ભગવાને જે વિચાર્યું હશે એ આપણા હિતનું જ હશે ને એ વિચારીને ઠાકોર જે કર્યું હશે એવું જ આપણે વિશ્વાસ રાખવું જોઈએ આ જ સેવકનો ધર્મ છે એટલે આવો વિશ્વાસ રાખીને જો આપણે આપણા કાર્યમાં જોડાયેલા રહીએ તો ઠાકોરજી જે છે એ સ્વામી તરીકેના પોતાના કર્તવ્યને પૂરું કરશે ને આપણા જેટલા પણ કાર્ય છે બધા સિદ્ધ કરશે એટલે ઠાકોરજી જે આજ્ઞા કરે એ આજ્ઞા કેવી હોય આપણા હિતમાં હોય એટલે એમના આજ્ઞા અનુસાર સેવા કરવાની એટલે એ એમની આજ્ઞા અનુસાર સેવા કરવાની મતલબ એમ કે જેવી રીતે આમાં નવરત્નમાં જેવી રીતે આવ્યું તો કે લોકવેદની અંદર આપણને હાનિ થાય આપણને દુઃખ થાય કે આવું કેમ થયું ઠાકોરજીની સેવામાં ક્યારેક આપણે ઈચ્છીએ એટલું પહોંચી ન શકતા હોઈએ તો આપણને એમ થાય કે મને ઈચ્છા છે તો પણ આટલું કેમ નથી થતું જેવી રીતે રસીલાબેન એક્ઝામ્પલ આપ્યું કે ચલો મેં એવું વિચાર્યું કે મારે આટલી સામગ્રી કરવી છે પણ શરીર ના ચાલે કે બીજું કોઈ પ્રતિબંધ આવે તો આપણાથી ન થઈ શકે પણ ત્યારે આપણે એવું વિચારીએ કે ઠાકોરજીની એવી ઈચ્છા હશે કે અત્યારે આનાથી વધારે એમને અંગીકાર નથી કરવું આપણે ઘણી કોશિશ કરીએ કે સંસારમાંથી મન હટીને ઠાકોરજીમાં લાગી જાય પણ કંઈક ને કંઈક એવું થયા કરે કે એવું પોસિબલ ના બને પાછું ને પાછું આપણે એ જ બધાની અંદર જોડાઈ જઈએ તો એવું કેમ થાય છે ઠાકોરજીમાં આપણે આટલું ઈચ્છીએ તો પણ એટલો સમય આપવા માંગીએ તો પણ આપણી શરીર કે આપણી ઇન્દ્રિયો આપણને સપોર્ટ કેમ નથી કરતી આ બધા જાતના પ્રશ્નો આપણને ડે ટુ ડે લાઈફમાં થતા હોય કે આપણું શરીર કામ નથી કરતું આપણી ઇન્દ્રિયો આપણને એની અંદર સામર્થ્ય છે તો પણ સપોર્ટ નથી કરતી ભણવા બેસીએ છે તો આંખો બંધ થઈ જાય છે સેવામાં જઈએ છીએ તો નિંદર આવવા લાગી જાય છે તો આવું કેમ થાય છે આપણું શરીર કે આપણી ઇન્દ્રિયો આપણને સપોર્ટ કેમ નથી કરતી તો ત્યાં આપણા પ્રયત્ન તો ચોક્કસ છે પણ એક લેવલ પછી આપણે એવું વિચાર કરવું જોઈએ કે જ્યારે ઠાકોરજીની ઈચ્છા હશે ત્યારે આ સાધન આપણી પાસેથી સ્વીકારશે તો આ બધી પ્રભુની આજ્ઞા છે કે અત્યારે જેવી રીતે પ્રભુ ઈચ્છે છે એવી રીતે આપણે રહેવું જોઈએ વધુ પડતા દુરાગ્રહ પૂર્વક કે હઠપૂર્વક એ જાતના વ્યવહાર આપણે કરીએ તો ઠાકોરજીને ચેલેન્જ કર્યું બરાબર કહેવાય એવું ન કરવું જોઈએ જેવી રીતે મહાપ્રભુજીને ઠાકોરજી ત્રણ વખત આજ્ઞા આપી કે હવે બસ આ કાર્યને છોડી દો તો મહાપ્રભુજી તો હિતનું જ કાર્ય કરે છે ભાગવતજીનું જ વિવેચન કરી રહ્યા છે તો પણ ઠાકોરજીની એવી ઈચ્છા છે કે આનાથી વધારે ન થાય તો ન થાય બે વખત આગે કરી ન માન્યા તો માધવ ભટ્ટ કાશ્મીરીને પોતાની પાસે ઠાકોરજી નિત્યલીલામાં બોલાવી લીધા કે હવે રાઇટર નહીં હોય તો મહાપ્રભુજીને આ કાર્ય છોડવું જ પડશે અધૂરું મૂકવું જ પડશે તો ત્યાં સારું કાર્ય કરવા જઈ રહ્યા છે તો પણ પ્રભુ પ્રતિબંધ કરે છે તો એવા બધામાં ઠાકોરજીની ઈચ્છા સમજીને એને ઉદ્વેગ ન કરવું પ્રભુની જ આવી ઈચ્છા છે એવું માનવું જોઈએ જી એટલે આમાં ધૈર્ય સમજાવે છે હા ધૈર્ય એટલે કે સમજદારી વિવેકપૂર્વક ધૈર્ય કે ઠાકોરજીની ઈચ્છાથી જ બધું થાય છે એવું સમજીને ધીરજ ધારણ કરવી કેમ કે લોકોને ધીરજ રાખવામાં પણ અભિમાન આવી જાય છે કે મેં તો આટલા દુઃખોને સહન કર્યા તો દુઃખોને સહન કરવામાં આપણું સામર્થ્ય નહીં પ્રભુની આવી ઈચ્છા છે એટલે આવું થાય છે એટલે એઝ અ સેવક આપણે આપણા સ્વામીની ઈચ્છાનું માન કરવું જોઈએ કે આ એ ઠાકોરજીની ઈચ્છાને માન આપવું જોઈએ એવી ફિલિંગથી ધીરજ રાખવી ઠાકોરજી બધું પોતાની ઈચ્છાથી કરે છે એ વિવેકપૂર્ણ ધૈર્ય હોવું જોઈએ અભિમાન વાળું ધૈર્ય ન હોવું જોઈએ કે હું તો આટલા બધા દુઃખોને સહન કરું છું એવી ફિલિંગ ન હોવી જોઈએ અમુક વખત રમતો ઘોડો છૂટો ના થઈ જાય એમ એ તો પ્રયત્ન તો ચાલુ જ છે પણ એમાં અસહજતા ન આવી જોઈએ મહાપ્રભુજીનો કહેવાનો મતલબ એ છે જે રીતે વિવેક દેરાસર મહાપ્રભુજી આજ્ઞા કરીને કે દુઃખનું પ્રતિકાર શક્તિ પ્રમાણે તો આપણે કરવું જ જોઈએ પણ ન થતું હોય તો દુઃખની પાછળ જ આપણે મચી પડીએ અને ઠાકોરજી સાઈડમાં રહી જાય એવું ન થવું જોઈએ હા એમ જ પ્રભુ સંબંધી પ્રવૃત્તિમાં પણ જેવી રીતે આટલી સામગ્રી તો કરવી જ કરવી શરીરનો ઢસરડો કરો શરીર બીમાર પડી જાય એટલું કરો એવા અસહજ રીતે આપણે બધું કરવા જઈએ તો ઠાકોરજીમાં જ ન પહોંચાય આપણાથી પ્રભુમાં જ મન ન લાગે તો એવું કરવા કરતા શાંતિથી રહ્યો એમ જેટલું થયું એટલું કરો એ વાત છે આમાં કે પ્રયત્ન પણ અસહજ ન બની જાય એટલે સહજતાથી આપણાથી જેટલું થાય એટલું ઠાકોરજીની કૃપા માનવી ન થાય એમાં અસામર્થ્ય માનવું કે પ્રભુની ઈચ્છા માનવી એમ ઠીક છે તો આજનું અહીંયા રાખીએ આ સંબંધમાં કોઈ કઈને પૂછવું હોય તો નેક્સ્ટ ક્લાસમાં પૂછજો નહીં તો આગળનો શ્લોક કરશું